સુધારનારો છે આત્મા તે છે કે જે મનને પાપ કરતા અટકાવે છે તમારું મન તમને જ દેખાય છે તમારા મનને તમે જ સુધારી શકો છો બીજા કોઈને તમારું મન દેખાતું નથી કોઈ તમારા મનને સુધારી શકે નહીં તમારા મનને તમારે જ સુધારવાનું છે માં મન બહુ બગડ્યું છે તેથી જગતમાં દુઃખ વધ્યું છે મન કેમ બગડ્યું છે અહમ મમાભિમાનોત્થૈ કામલોભાદિભિર્મલૈ વીતમ યદા મનઃશુદ્ધમ અદુઃખમ અસુખમ સમમ મન વિષયોમાં જાય છે મન વિષયોનું ચિંતન કરે છે મન વિષયાકાર બને છે મનમાં વિષયો આવે છે વાસનાથી મન બગડે છે બગડેલા મનને સુધારવા માટે જ માનવનો જન્મ છે કુલ માનવને મળવાની ઈચ્છા એને વાસના કે છે અને પરમાત્માને મળવાની ઈચ્છા એને જ ભક્તિ કે છે લૌકિક વાસનાથી મન બગડે છે વાસનાનો વિષય કોઈ સ્ત્રી કે પુરુષ હોય તો પતન થાય મન બગડે છે પણ જ્યારે વાસનાનો વિષય પરમાત્મા બને મારે કોઈ માનવને મળવું નથી મારે હવે ભગવાનના દર્શન કરવા છે મારે પરમાત્માને મળવું છે તમે કોઈ માનવને મળો છો ત્યારે તમને સુખ થાય છે તમે ભગવાનને મળશો તો તમને કેવો આનંદ થશે લૌકિક વાસનાથી મન બગડ્યું છે અને એ મન અલૌકિક વાસનામાં ફસાય તો સુધરે છે લોખંડને લોખંડથી જ કાપવું પડે અન્ય કોઈ ધાતુથી લોખંડ કપાય નહીં વાસના એ લોખંડ જેવી હોય વાસનાનો વિષય જયારે પરમાત્મા બને છે વાસનાનો વિષય માનવ હોય તો મન બગડે અને વાસનાનો વિષય જયારે ભગવાન બને છે મારે ભગવાનના દર્શન કરવા છે મારે પરમાત્માને મળવું છે લૌકિક વાસનાથી બગડેલું મન એ જયારે અલૌકિક વાસનામાં ફસાય છે ત્યારે ધીરે ધીરે સુધરે છે તમે એવી ઈચ્છા તો રાખો કે મારે ભગવાનના દર્શન કરવા જ પ્રભુને મળવું જ કેટલાક લોકો એવી ઈચ્છા રાખે છે કે આ વર્ષે બંગલો બાંધવો જ છે પછી તો કાળું ધોળું ગમે તે કરીને બંગલો ઉભો કરે છે તમે એવી ઈચ્છા રાખો કે મારે આ જન્મમાં ભગવાનના દર્શન કરવા છે મારે પરમાત્મા સાથે એક થવું છે મારે ભગવાનને આલિંગન આપવું છે લૌકિક વાસનાથી મન બગડે છે અને તે મન અલૌકિક વાસનામાં ફસાય તો સુધરે છે મન છે ને એ પાણી જેવું હોય છે પાણીનો સ્વભાવ એ છે કે ઉપરથી નીચે પડે છે પાણી કોઈ દિવસ ઉપર જાય નહીં પણ ઉપરથી નીચે પડે છે આકાશમાંથી છાપરા ઉપર છાપરા ઉપરથી ધરતીમાં ગટરમાં જાય પાણી ઉપર ચડતું નથી પાણી જે નીચે જાય છે તે માનવનું પણ પણ નીચે ખાડામાં જ જાય સંસાર વૃક્ષનું મૂળ પરમાત્મા એ ઉપર છે મન ઉપર ચડતું નથી મન તો નીચે જાય ઉર્ધ્વ મૂલમ અધશાખમ પાણી જેમ ઉપર ચડતું નથી મન પાણી જેવું પાણી જેમ ખાડામાં જાય છે તે મન ખાડામાં ઉતરે છે મન ઉપર ચડતું નથી તેથી દુઃખનો અંત આવતો નથી કેટલાક લોકોને એવી કૂટે હોય છે કોઈના ઘેર જાય ને તો બારકાઈથી બધું જોઈ લે છે અને પછી ઘેર આવીને ચિંતન કરે છે બંગલો બહુ સરસ બાંધ્યો ઘર બહુ સારું છે અરે બંગલો સરસ છે પણ તને કોઈ આ બંગલામાં રાખવાનો છે તારું નથી ને જે તારું નથી એનું તું ચિંતન શા માટે કરે છે આપણા શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે પર સંપત્તિનું ચિંતન કરે એ એક પ્રકારે ચોરી કરવા જેવું જ પાપ જે મારું નથી જેના ઉપર મારો કોઈ હક નથી અને એનું ચિંતન કરવાની મને શી જરૂર મારા પ્રભુએ મને જે ઘર આપ્યું છે તે ઇન્દ્રના રાજમહેલ કરતા સારું આપ્યું પર સંપત્તિનું ચિંતન કરીને મનને બગાડશો નહીં કોઈ સંસાર સુખ ભોગવે છે એનું સ્મરણ કરીને તમે મનને બગાડશો નહીં બગડેલા મનને સુધારવા માટે માનવનો જન્મ થયો પાણી જેમ ખાડામાં જાય છે તે મન પણ ખાડામાં જ ઉતરે છે ઉપર ચડતું નથી પાણીને યંત્રનો સંગ થાય તો યંત્રના સંગથી પાણી પાંચમે માળે પણ ચડે છે એને યંત્રનો સંગ થવો જોઈએ યંત્રના સંગથી જેમ પાણી ઉપર ચડે છે તેમ મંત્રના સંગથી મન પણ પરમાત્માના ચરણમાં જાય બગડેલા મનને મંત્રમાં રાખો મન હરિનામ સાથે મૈત્રી કરે પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થતા નથી પ્રભુએ જગતમાં સ્વરૂપ છુપાવ્યું છે ભગવાનનું નામ દેખાય છે યંત્રના સંગથી પાણી જેમ ઉપર ચડે છે તે મંત્રના સંગથી બગડેલું મન ઉપર પરમાત્માના ચરણે જાય છે તમારા મનને પ્રભુના કોઈ નામમાં રાખો નામનું ધ્યાન કરો નામનું સ્મરણ કરો નામનો જપ કરો ધીરે ધીરે મન સુધરશે મને અનેક જન્મનું બગડેલું છે ઉતાવળ ન કરો કેટલાક લોકો ઉતાવળ કરે છે એવું સમજે છે મારું મન હવે શુદ્ધ છે મને સમાધિનો આનંદ મળે છે બધું ખોટું હોય છે એ ભાસ હોય છે સમાધિનો આનંદ જલ્દી મળતો નથી મન જલ્દી શુદ્ધ થતું નથી અનેક જન્મનું મન બગડેલું છે ધીરે ધીરે એને સમજાવો તમે બધા ગુરુ છો મને તમારો શિષ્ય છે બીજા કોઈને સુધારવાની ભાંદરમાં પડશોમાં તમારા મનને વારંવાર સમજાવો માનવનો જન્મ બગડેલા મનને સુધારવા માટે મન ભગવાનના નામ મારે તો ધીરે ધીરે મન શુદ્ધ થાય સત્સંગ કરવાથી મન શુદ્ધ થાય તમારા કરતા જ્ઞાનમાં વૈરાગ્યમાં ભક્તિમાં જે આગળ વધ્યા છે એવા સંતોને આંખમાં રાખો મનમાં રાખો સંસાર સુખમાં ફસાયેલા કોઈ વિલાસી જીવને મનમાં આવવા દેશો નહીં જગતમાં ઘણા જીવો લૌકિક સુખમાં ફસાયેલા હોય છે અને તે જોઈને આ માનવ પણ એવા જ વિચારો કરે જે પરમાત્માના માટે જીવે છે જે જ્ઞાનમાં વૈરાગ્યમાં ભક્તિમાં આગળ વધ્યા છે એવા સંતોને આંખમાં મનમાં રાખો કોઈ વિલાસી ગ્રહસ્થને મનમાં આવવા દેશો નહીં કુશલ નથી મન બગડ્યું છે અને તે મન સત્સંગ કરે તો સુધરે છે સંગસ્તે શ્વથતે પ્રાર્થ્યા સંગદોષહરાહિતે માતાએ કહ્યું છે કે સત્સંગ કરવાની તો મને બહુ ઈચ્છા થાય છે પણ હવે સાચા સંત મળતા જ નથી સાચા સંત જગતમાં નથી કે માં સંત ન હોય ને તો વરસાદ પડે નહીં સંત ન રહે તો આ ધરતી ટકે નહીં પ્રત્યેક ગામમાં એક સતી સ્ત્રી અને એક સંત હોય છે સતી અને સંતના આધારે પૃથ્વી ટકે છે પાપ બહુ વધ્યું છે ભગવાન પ્રત્યેક ગામમાં એક પતિવ્રતા સ્ત્રીને રાખે સતી અને સંતના પુણ્ય પ્રતાપે વરસાદ પડે તમારા ગામમાં કોઈ સાધુ સંત છે આ ગામમાં સંત ન હોય ને તો આ ગામ દરિયામાં ડૂબી જશે વરસાદ પડશે નહીં સતી સ્ત્રી અને સંત ના આધારે આ પૃથ્વી ટકી છે ગોભીર વિપ્રૈશ્ચ વેદૈશ્ચ સતીભીર બ્રહ્મચારીભી અલુબ્ધૈર દાનશીલૈશ્ચ સપ્તભીર ધાર્યતે મહી સંત નથી એ વાત ખોટી છે સંત દુર્લભ છે માં તું સંતને શોધવા ક્યાં જઈશ સંતની પરીક્ષા કરવા જતા કોઈ વખત પાસ થઈ જાય સંત થવાનો તું પ્રયત્ન કર માં સંત સંતને ઓળખી શકે છે જે દુર્જન છે સંતને ઓળખી શકે નહીં દુર્જનને સંત મળે પણ એને સંતમાં શ્રદ્ધા થશે નહીં માં તું સંત થવાનો પ્રયત્ન કર સંતોના લક્ષણ સમજાવ્યા છે માં આવા લક્ષણ જે જીવનમાં ઉતારે તે સંત બને છે તિતિક્ષવા કારુણિકા સુહૃદા શત્રવ શાંતા સાધવા સાધુભૂષણા સંતની પરીક્ષા જાતિથી થતી નથી ગમે તે જાતમાં સંત હોઈ શકે છે એવી કોઈ જાત નથી કે જે જાતમાં સાધુ સંત થયા ન હોય પ્રત્યેક જાતિમાં સંતો થયા છે સંતની પરીક્ષા જાતિથી થતી નથી સંતની પરીક્ષા કપડાથી થતી નથી ધોળા કપડામાં પણ ઘણા સંત હોય છે કપડા ભગવા કરે તો જ સંત થવાય છે એવું નથી સંતની પરીક્ષા વ્યાખ્યાનથી પણ બરાબર થતી નથી વ્યાખ્યાન સારું કરે ને એ વિદ્વાન કહેવાય પણ એ સંત ન કહેવાય સંતની પરીક્ષા મનોવૃત્તિથી અને આંખથી થાય સંત ભગવાનને આંખમાં જ રાખે સંતની આંખ ભગવાનના સ્વરૂપમાં સ્થિર રહે છે સંત બે ત્રણ મિનિટ થાય કે ભગવાનના દર્શન કરશે સંતની પરીક્ષા આંખથી અને મનોવૃત્તિથી થાય જ્યાં અતિશય સહન શક્તિ દેખાય સમજવું એ સંત સુખ દુઃખ માન અપમાન લાભ હાનિ વિષમ પરિસ્થિતિમાં જેનું મન શાંત રહે છે અનુકૂળ પરિસ્થિતિમાં મનને શાંત રાખે એ શાંતિ સાચી નથી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ જેનું મન શાંત રહે સંતોનું તન ગમે ત્યાં હોય પણ એ મનને ભગવાનના ચરણમાં રાખે સંતો લક્ષ્યને ભૂલતા નથી સંતો મનને ભગવાનના નામમાં રાખે અને તેથી સંસારના સુખ દુઃખની માન અપમાનની એમના મન ઉપર અસર થતી નથી ગરીબની દરિદ્ર નારાયણની પૂજા કરી કોઈ ગરીબને પાંચ રૂપિયા આપો તો શાંતિ મળશે પણ એ પાંચ રૂપિયા પડી જાય તો શાંતિ મળશે કોઈ ગરીબને આપો છો ત્યારે રૂપિયા ગયા છે અને ખિસ્સામાંથી પડી જાય ત્યારે પણ રૂપિયા ગયા છે ખિસ્સામાંથી પડે છે ત્યારે રૂપિયા તમને છોડે છે તેથી દુઃખ થાય તમે ગરીબમાં નારાયણના દર્શન કરી અને રૂપિયા આપો છો ત્યારે શાંતિ મળે છે સમજીને છોડે ને બહુ શાંતિ છે ફરજિયાત છોડવું પડે છૂટી જાય તો બહુ દુઃખ થાય સંત તે છે કે જે મનને વારંવાર સમજાવે છે સંસારનું બધું સુખ કાચું છે સાચું સુખ એ જ પરમાત્મા છે ભગવાનના માટે જે લૌકિક સુખનો ત્યાગ કરે એ સંત છે માં સંતોને બોલવાની બહુ ઈચ્છા થતી નથી લૌકિક વાતો એમને ગમતી નથી એ મૌન રાખીને ભગવાનનું ધ્યાન સ્મરણ કરશે કદાચ બોલે તો ભગવદ વાર્તા કરશે માં સંતો એવું માને છે આ જગતમાં મારો કોઈ શત્રુ નથી કોઈએ મારું જરાય બગાડ્યું નથી अजातशत्रवः शान्ताः સાધવઃ સાધુભૂષણા એવા સંતોનો સત્સંગ કરવાથી વારંવાર કૃષ્ણ કથા શ્રવણ કરવાનો સુયોગ મળે છે કૃષ્ણ કથા સાંભળવાથી શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે શ્રદ્ધાથી સેવાને સ્મરણ કરે ધીરે ધીરે મન જ્યારે શુદ્ધ થાય છે ત્યારે ભગવાનના સ્વરૂપમાં આસક્તિ થાય મારા ભગવાન બહુ સુંદર છે પ્રભુના સૌંદર્યમાં મન જ્યારે આશક બને છે ભગવાનના નામમાં જ્યારે મન આશક બને છે ત્યારે બરાબર ભક્તિ થાય જેને સંસારમાં સૌંદર્ય દેખાય એ ભગવાનની ભક્તિ કરતો નથી ભગવાનના સૌંદર્યમાં આંખ અને મન જયારે આશક બને છે જ્યારે બરાબર ભક્તિ થાય છે એ ભક્તિ ધીરે ધીરે એને પ્રેમ લક્ષણા ભક્તિ બને છે પ્રભુમાં પ્રેમ જાગે છે માં સાધારણ ભક્તિથી વાસનાનો વિનાશ થતો નથી પ્રેમ લક્ષણા ભક્તિ વાસનાનો વિનાશ કરે છે પછી તો એક ક્ષણે ભગવાનને ભૂલી શકે નહીં એ પછી ભગવાનથી અલગ રહી શકે નહીં માં સાધારણ ભક્તિથી વાસના મળતી નથી વાસના મનમાં છે ત્યાં સુધી દુઃખ છે ભગવાનને ભોગ ધરશે આરતી ઉતારશે અને પછી ભગવાનને કહે હવે બધું થઈ ગયું છે હવે આ ગોખલામાં તમે બેહી રહેજો આવતીકાલે નાયા પછી હું અહીં આવીશ ત્યાં સુધી તમારા આમું જોવાની મને હવે ફુરસદ નથી હો બધું થઈ ગયું છે કલાક બે કલાક તમે ભક્તિ કરો અને વીસ બાવીસ કલાક તમે ભગવાનને ભૂલી જાઓ એ તમારી ભક્તિ બરાબર તમારા ઘેર કોઈ મોટો માણસ આવ્યો હોય ને અને બે ચાર કલાક તમે એની સાથે ન બોલો ન જુઓ તો એને ખોટું લાગશે થોડા સમય માટે લગ્ન થતું નથી ભક્તિ કરવાની એટલે ભગવાન સાથે લગ્ન કરવાનું છે સર્વકાળ ભગવાનની ભક્તિ કરવાની છે ઈશ્વરથી વિભક્ત ન થાય એને ભક્તિ કે છે ભગવાનને સાથે રાખીને ચાલો ભગવાનને સાથે રાખીને બોલો ભગવાનને સાથે રાખીને કામ કરો તમારો વ્યવહાર પણ સુખમય થશે જે ભગવાનને સાથે રાખે છે ને ભગવાન શક્તિ આપે છે બુદ્ધિ આપે છે માતા દેવહૂતિને આજ્ઞા કરી છે માં સાધારણ ભક્તિથી વાસનાનો વિનાશ થતો નથી વાસનાનો વિનાશ કરવા માટે સર્વકાળ અને તીવ્ર ભક્તિ કરવાની જરૂર છે જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે પ્રલય કેવી રીતે થાય છે તે ક્રમ સમજાવ્યો છે પ્રત્યેકના અધ્યાત્મ અધિભૂત અધિદૈવ એવા ત્રણ ત્રણ ભેદ સમજાવ્યા છે મેવહૂતી માતાને કહ્યું છે માં બધું દેખાય છે પણ એને સાચું માનશો નહીં જે દેખાય છે ક્ષણે ક્ષણે બદલાય પરમાત્મા સત્ય છે જેને ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય એ ધર્મ છોડે નહીં ધર્મ છોડે તો ભક્તિમાં બહુ વિઘ્ન આવે તમારી ફરજ બરાબર બજાવો સ્વધર્મા ચરણમ સત્યા વિધર્માચ નિવર્તનમ કેટલાક લોકો પરદેશની હવે બહુ નકલ કરવા લાગ્યા આપણા ધર્મને આપણા દેશને ભૂલે છે આપણો ભારત દેશ આપણો સનાતન ધર્મ અતિશય શ્રેષ્ઠ છે બીજાનું અનુકરણ ન કરો આપણા ધર્મને ભૂલશો નહીં ધર્મ વિરુદ્ધ ભક્તિ ભગવાનને ગમતી નથી ભક્તિ ધર્માનુકૂળ હોય માં જેને ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય એ અતિ ભોજન કરે નહીં અને અતિ ઉપવાસ પણ કરે અતિ ઉપવાસ કરે ને તો શરીર દુર્બળ થાય અતિ ઉપવાસ કરે ભગવાનને ભૂલે છે ભગવાન ભૂલાય તો પછી ઉપવાસનું કઈ મહત્વ નથી મહિનામાં ચાર ઉપવાસ કરવાની આજ્ઞા આપી ઉપવાસ કરવાથી પાપ બળે છે ઉપવાસ કરવાથી તન મન શુદ્ધ થાય છે બે એકાદશીના ઉપવાસ બરાબર કરો આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે પૂર્ણિમા અને અમાવાસ્યા આ બે તિથિઓ બહુ પવિત્ર છે અમાવાસ્યાના દિવસે ચંદ્ર અને સૂર્ય એક થઈ જાય અમાવાસ્યાના દિવસે ચંદ્રના અલગ દર્શન થતા નથી ચંદ્ર એ મનના માલિક દેવ છે અને સૂર્ય તે બુદ્ધિના માલિક દેવ પૂર્ણિમા અને અમાવાસ્યાના દિવસે અનાજ ન લે એકાદશીનો ઉપવાસ બરાબર કરે ઉપવાસ કરવાથી પાપ બળે છે તન મન શુદ્ધ થાય છે જેને ભક્તિ માર્ગમાં આગળ વધવું છે માં ભગવાનનું ધ્યાન કરે તો ભક્તિ વધે સંસારનું ધ્યાન કરવાથી મન બગડ્યું છે અને તે મન પરમાત્માનું ધ્યાન કરે તો જ સુધરે તમે દાન આપશો ને તેથી કંઈ બગડેલું મન શુદ્ધ થશે નહીં તમે યજ્ઞ કરો જાત્રા કરો સારું છે તેથી પુણ્ય વધે છે પણ બગડેલું મન શુદ્ધ થશે નહીં મન બગડ્યું છે સંસારનું ધ્યાન કરવા અને તે મન સંસારનું ધ્યાન છોડે અને પરમાત્માનું ધ્યાન કરે તો જ સુધરે શાંતિથી આસને બેસીને ભગવાનના એક એક અંગનું ધ્યાન કરવું ભગવાનના ચરણ બહુ સુંદર છે ચરણમાં નખ તો રત્ન જેવા છે ભગવાનની આંગળીઓ અતિ મનોહર છે ચરણના તળિયા લાલ છે ચરણમાં કમળનું સ્વસ્તિકનું ચિહ્ન છે આંખ ભગવાનના ચરણમાં સ્થિર કરો ધીરે ધીરે મન સ્થિર થશે જાગૃત અવસ્થામાં મન આંખમાં બેસે છે આંખ જ્યાં સ્થિર થાય ત્યાં ધીરે ધીરે મન સ્થિર થાય ભગવાનના એક એક અંગમાં આંખને સ્થિર કરો ભગવાનનું પીતાંબર બહુ સુંદર છે ભગવાનના હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ છે ભગવાનનું શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે ભગવાનના શ્રીઅંગમાં કેવલ આનંદ ભર્યો છે ભગવાનનું ધ્યાન કરનારને આનંદ મળે ભગવાનના આંખમાં પ્રેમ ભરેલો છે મસ્તકમાં સુંદર મુગટ છે જે મુગટમાં અનેક રત્નો જડેલા છે તે રત્નોનો પ્રકાશ ચારે બાજુ ફેલાયો છે માં ભગવાનનું ધ્યાન કરતા કરતા જેમ જેમ જગત ભૂલાય છે તેમ તેમ આનંદ વધવા લાગે માં તું ખૂબ ધ્યાનમાં રાખજે જગત ભૂલાય ત્યારે આનંદ મળે આ જગત તો સુખ દુઃખ થી ભરેલું છે જગતની જ્યારે વિસ્મૃતિ થાય છે ત્યારે આનંદ મળે પરમાત્માનું ધ્યાન કરતા કરતા જગત ભૂલાય દેહભાન ભૂલાય ત્યારે દુઃખની સમાપ્તિ થાય છે ભગવાનનું ધ્યાન કરતા જે દેહભાન ભૂલ્યો છે તે ભગવાનનો જ્ઞાની ભક્ત સર્વથી શ્રેષ્ઠ જળ અને ચેતનમાં બે જ પદાર્થો છે તે ચેતન શ્રેષ્ઠ ગણાય ચેતનમાં પણ પક્ષીઓ કરતા પશુ શ્રેષ્ઠ ગણાય પશુ કરતા માનવ શ્રેષ્ઠ ગણાય માનવમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે બ્રાહ્મણોમાં જે વેદ ભણેલો છે તે શ્રેષ્ઠ છે યાવતીર્વૈ દેવતાસ્તાઃ સર્વા વેદવિધિ બ્રાહ્મણે વસંતિ તસ્માદ બ્રાહ્મણેભ્યો વેદવિદભ્યો દિવે દિવે નમસ્કુર્યાન ન અશ્લીલં કીર્તયેત જેના મુખમાં વેદ છે જેણે વેદાધ્યયન બરાબર કર્યું છે તે બ્રાહ્મણ શ્રેષ્ઠ છે વેદ ભણેલા બ્રાહ્મણોમાં પણ વેદનો અર્થ સમજનાર એ શ્રેષ્ઠ છે વેદાર્થ જાણનાર બ્રાહ્મણોમાં પણ જે દિવસમાં ત્રણ વાર બરાબર સંધ્યા કરે છે જે ગાયત્રી જપ કરે છે એવો તપસ્વી બ્રાહ્મણ શ્રેષ્ઠ ગણાય માં પરમાત્માનું ધ્યાન કરતા જે દેહભાન ભૂલ્યો છે એ ભગવાનનો જ્ઞાની ભક્ત એ સર્વથી શ્રેષ્ઠ પછી તો બે અધ્યાયમાં સંસાર યાત્રાનું વર્ણન કર્યું માં જે ભગવાનને ભૂલ્યો છે જે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી ભલે સંસારમાં સુખ ભોગવે એને દુઃખ ભોગવવું જ પડે યમ યમ અર્થમ ઉપાદત્તે દુઃખે ન સુખે તવે તમ તમ ધુનોતિ પુમાન શોચતી યત્કૃતે ગરીબ લોકો એવું સમજે છે કે શ્રીમાન બહુ સુખી શ્રીમાન ને સુખ મળે છે પણ એને શાંતિ મળતી નથી ઘણા શ્રીમાન લોકો અમને મળે છે કે જે મારા મન અશાંત રહે છે કે ભગવાનની તમારા ઉપર બહુ કૃપા છે બે બંગલા છે બે ગાડી છે પ્રભુ એટલું બધું આપ્યું છે છતાં તમને કેમ શાંતિ નથી કે માણસ તમને એવું લાગે છે કે હું સુખી છું વેવાઈ બહુ ખરાબ મળ્યા છે મારી દીકરી બહુ દુઃખી છે એની સાસુ બહુ ખરાબ છે એક ભાઈએ તો અમને ત્યાં સુધી કહ્યું કે મારા તમારા ભાગવતમાં એવો કોઈ મંત્ર છે આ વેવણનું કંઈક થઈ જાય એવું કરો તો હાર આવે બહુ ત્રાસ છે શ્રીમાન ભલે સુખ ભોગવે એને દુઃખ ભોગવવું જ પડે આનાથી કાળથી આ જીવ સંસારમાં રખડે છે જીવને કામ મારે છે જીવને કાળ મારે જે કામનો માર ખાય છે જેને કાળની ભીતિ છે એને શાંતિ ક્યાં છે વૃંદાવનમાં એક સંત રહેતા હતા આખો દિવસ ભક્તિ કરે તે મહાત્મા એવો નિશ્ચય કરેલો મન એક જ છે ને મન ભગવાનને ભૂલશે તો પછી સંસારનું ચિંતન થશે મારે આખો દિવસ ભક્તિ કરવી આ સંસારનો મેં ખૂબ અનુભવ કર્યો મહારાજ એક દિવસ ધ્યાન કરવા બેઠા હતા એક બિલાડી ઉંદરને મારવા દોડી તો ગભરાયેલો ઉંદર દોડતો આવ્યો ને તે મહારાજના ગોદમાં ગયો મહારાજ એકદમ જાગ્યા છે તે ગભરાયેલા ઉંદરને સમજાવે છે આશ્વાસન આપ્યું છે હવે તને કોઈ મારે નહીં તું મારા ગોદમાં આવ્યો છે તારી શું ઈચ્છા છે તને શું ગમે છે તું જે માગીશ તે તને મળીશ છે ઉંદરને અક્કલ ઓછી હોય છે ઉંદર એવું સમજે છે કે બિલાડી બહુ સુખી છે હું ઉંદર છું તેથી દુઃખી છું તો ઉંદરે કહ્યું કે મહારાજ તમે મને એકવાર બિલાડી બનાવી દો તો બહુ મજા આવશે હું ઉંદર છું તેથી બહુ દુઃખી છું સાધુએ આશીર્વાદ આપ્યો તે ઉંદર મટીને બિલાડી થઈ થોડા દિવસ એને રખડવામાં ગઈ સુખ જેવું લાગ્યું પછી તો ખાતરી થઈ બિલાડીને બહુ ત્રાસ એ કૂતરો એને મારવા દોડ્યો એ રડતી રડતી સંત પાસે આવી હવે તારી શું ઈચ્છા છે કે મહારાજ મને એવું લાગે છે કે આ કૂતરાને બહુ મજા છે કૂતરો બહુ સુખી છે બિલાડી એવું સમજે છે તમે મને કૂતરો બનાવી દે સાધુએ આશીર્વાદ આપ્યો છે બિલાડી મટીને કૂતરો થયો થોડા દિવસ રખડતા એને સુખ જેવું લાગ્યું પછી તો એને ખાતરી થઈ કૂતરાને બહુ ત્રાસ કૂતરાને ક્યાં શાંતિ છે એક વાઘ એને મારવા દોડ્યો જે કૂતરો રડતો રડતો સંત પાસે ગયો કે મહારાજ હું બહુ દુઃખી છું કે હવે તને શું ગમે છે હવે તારી શું ઈચ્છા છે કે મારા મને એવું થાય છે કે હું વાઘ બની જાઉં તો બહુ મજા આવે બધાને હું મારીશ મને કોઈ મારી શકે નહીં મને તમે વાઘ બનાવી દો સાધુ એને વાંક બનાવ્યો પણ વાંક થયા પછી એના બુદ્ધિમાં હિંસાના સંસ્કાર જાગ્યા તે વાઘે વિચાર કર્યો કે હું ઉંદર હતો કૂતરો હતો આ સાધુ પાસે કે જાદુ છે એનો મને વાઘ તો બનાવ્યો પણ ફરીથી કદાચ કોઈ દિવસ ઉંદર કે કૂતરો બનાવે તો બહુ ત્રાસ થશે એના કરતા સાધુને મારીને ખાઈ જવું તો હું કાયમ નો વાઘ રહીશ સાધુને મારવા દોડ્યો પરમાત્માની સૃષ્ટિમાં સંતો ફેરફાર કરતા નથી અને જે પરમાત્માની સૃષ્ટિમાં ફેરફાર કરવા જાય એના પુણ્યનો નાશ થાય પરિણામમાં એ દુઃખી થાય સાધુને મારવા દોડ્યો ત્યારે સાધુને એમ થયું કે મારી જ ભૂલ છે મને દયા આવી હું દાપણ કરવા ગયો ઉંદર હતો ને એને મેં વાઘ બનાવી દીધો મને જ મારવા આવે છે કે પ્રભુએ તને ઉંદર બનાવ્યો હતો એ જ સારું હતું તું પાછો ઉંદર થઈ જા તે વાઘ મટીને ઉંદર થયો થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આ ઉંદર બિલાડીની કથા નથી આપની જ કથા છે આ જીવ એક દિવસ ઉંદર હતો જીવ એક દિવસ કૂતરો થયો હતો માનવ કોઈ કોઈ વખત પશુના જેવું બોલે છે માનવે પશુના જેવી ક્રિયા પણ કરે એ કોઈ દિવસ પશુ હતો પશુના સંસ્કાર જાગે એટલે માનવ પશુ જેવો થઈ જાય અનાધિકારથી જીવ ભગવાનને ભૂલી ગયેલો સંસારમાં રખડે છે જે પરમાત્માને માનતો નથી ભગવાન કે છે તું ક્યાં જવાનો હતો આવી હું તને ઉંદરને કૂતરો બનાવીશ જે ભગવાનની ભક્તિ ન કરે જે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી એ સંસારમાં રખડતો રહે અનાધિકારથી જીવ સંસારમાં રખડે છે એનો કઈ અંત આવતો નથી વૃદ્ધાવસ્થાથી સંસાર યાત્રાનું વર્ણન કર્યું વૃદ્ધાવસ્થામાં જેને અંદરથી ભક્તિનો રંગ લાગ્યો નથી જેને ભક્તિનો આનંદ મળ્યો નથી એને ખાવાની બહુ ઈચ્છા થાય આ ખવું તે ખવું જેને ભક્તિનો આનંદ મળ્યો નથી વૃદ્ધાવસ્થામાં ખાધેલું પચતું નથી જેને ભક્તિમાં આનંદ આવતો નથી એ ખાવામાં સુખ સમજે ડોશીને કંઈક ખાવાની ઈચ્છા થાય ને તો અનેક વાર ભારતનું નામ આગળ ધરે છે કે આપણો બાબો એમ કહેતો હતો બહુ દિવસ થયા પાનાના ભજીયા કર્યા નથી બાબો કશું કહેતો નહોતો આ ડોશીને ખાવાની ઈચ્છા થઈ હતી ભક્તિનો જેને આનંદ મળ્યો નથી એ સારું સારું ખાવામાં આનંદ સમજે તેલ મરચાના ગરમ ગરમ પદાર્થો ખાય ને ઉપરથી ઠંડુ પાણી પીએ તો પછી રાત્રે જાય ક્યાં ઉધરસ આવે કફ વધી જાય છે અનેક વાર પછી ઘરના લોકો પણ સંભળાવે છે તમને ખાધેલું પચતું નથી તો તમે ખાવો છો શું કરો છોકરાઓ છોકરાની વહુઓ સંભળાવે પણ એવો નફટ થઈ જાય છે તે મનને સમજાવે છે જેને કોઈ નથી એને કોણ કેવા જાય છે આ તો આપણા જ છોકરાઓ છે ને ભલે બોલે ઘરમાં તિરસ્કાર થાય તે સહન કરે છે વૃદ્ધાવસ્થામાં હાથમાં પૈસો ન રહે તો પૈસા માટે બહુ પાપ કરે ક્રોધ કરે હિંસા કરે પરસંપત્તિનું ચિંતન કરે વૃદ્ધાવસ્થામાં પત્નીનો વિયોગ થાય જેને ભગવાનનો આનંદ મળ્યો નથી એ સ્ત્રીનું ચિંતન કરે તે હતી ત્યાં સુધી ઠીક હતું એનું વારંવાર ચિંતન કરે છે વૃદ્ધાવસ્થામાં દુર્દશાનો પાર નથી ડોહા પાસે પૈસો હોય ને તો છોકરાઓ ડોહાની સેવા કરતા નથી પૈસાની સેવા કરે આ મરી જશે એટલે બધું મળવાનું છે પૈસો ન હોય તો ઘરમાં કોઈ માન આપતા નથી બહુ દુર્દશા થાય વૃદ્ધાવસ્થામાં શરીર રોગનું ઘર બને છે જીવ તડફડે છે અને એકવાર યમદૂત એને દેખાય છે ત્યારે ગભરાય છે પથારીમાં લઘુ શંકા દીર્ઘ શંકા કરે આ અતિ પાપનું લક્ષણ છે અતિ પાપીને નરકનું દુઃખ પથારીમાં જ ભોગવવું પડે અતિ પુંસાળી જીવને મરતા પહેલા મુક્તિનો આનંદ મળે અનેક વાર છોકરાઓ સમજી જાય છે કે હવે ડોહો કંઈ વધારે જીવશે નહીં ડાક્ટરે કહ્યું છે વ્યવહાર છે તે બધાને ખબર આપવી જ પડે જમાઈને સારું ભાઈને બહેનોને ખબર આપે છે કે બાપાની તબિયત બગડી ઘણા વાગ્યા છોકરીઓ બહુ લાલચુડી બહુ હોય છે તો છોકરીઓને ખબર પડે કે બાપની તબિયત બગડી છે તો પછી વિચાર કરે છે મારા માટે કે દસ પંદર તોલા જુદું રાખ્યું જશે તો મારો ભાગ આપવા માટે મને બોલાવી છે જે બધા દોડતા આવે છે બધા ડોહાને ઘેરીને બેસે પૂછે છે બાપા મને ઓળખો છો હું કોણ છું મૃત્યુની છાયા પડેલી હોય ને બિચારો કોઈને ઓળખતો નથી બધા ખોટો ખોટો હેત બતાવે છે હું તમારી મણી પણ આ મણીનું જરાય અજવાવું પડતું નથી એ કોઈને ઓળખતો નથી કોઈને અંદરની લાગણી નથી હોતી હાયા કરે ને એ લાગણી નથી હરિનામનો જપ કરે અને પુણ્ય જીવાત્માને આપે એ જ લાગણી ભગવાનને ભૂલી ગયા કેવી વેદના થાય હું આ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરું એનું પુણ્ય એમને મળે હરિનામ નો જપ કરે પુણ્ય આપે એ જ લાગણી સ્વાર્થમાં લોકો રડે છે યમદૂત ધક્કો મારીને બહાર કાઢે એક જીવને પકડવા માટે બે યમદૂત આવે છે એક પાપ પુરુષ અને એક પુણ્ય પાપ પુરુષ કરેલા પાપ યાદ કરાવે આટલા બધા છે પાપ કર્યા જીવ ગભરાય છે આખે મને સજા થવાની પુણ્ય પુરુષ લોકોને યાદ કરાવે છે ભક્તિ કરવાની તને તક મળી હતી તે તક ગુમાવી છે એને માર પડે છે બહુ તડફડે છે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે દૂતીથી નીચેના કોઈ પણ ભાગમાંથી જીવ બહાર નીકળે એની બહુ દુર્ગતિ થાય દૂતીથી નીચેનો ભાગ જે છે એને અધમાંગ કે છે અશુદ્ધ છે દૂતીથી ગળા સુધીનું જે અંગ છે એ મધ્યમાંગ કહેવાય મધ્યમાંગમાંથી જીવ બહાર નીકળે એ પશુ પક્ષીઓનીમાં જાય છે મુખમાંથી જીવ બહાર નીકળે એ ફરીથી માનવ થાય આંખમાંથી કાનમાંથી નાકમાંથી જીવ બહાર નીકળે તો એ દેવલોકમાં જાય મસ્તકમાંથી બ્રહ્મરંધ્રમાંથી જીવ બહાર નીકળે પ્રભુના ધામમાં જાય અંતકાળમાં અતિ દુઃખ છે જેનું વર્ણન થઈ શકે એમ નથી યમદૂત એને ધક્કો મારે છે ત્યારે બહુ તડફડે છે યમપુરીમાં લઈ જાય છે ત્યારે રસ્તામાં રડતો રડતો જાય છે અને કૂતરાઓ કરડવા માટે આવે છે તે સમયને કોઈ સાથ આપતા નથી એકલો ધર્મ એના પાછળ પાછળ ચાલે છે ધર્મ એને ધીરજ આપે છે ધર્મ એ જીવનો સાચો બંધુ છે યમપુરીમાં લઈ ગયા પછી યમદૂત એને યમરાજાના આગળ ઉભો કરે છે ત્યાં ચિત્રગુપ્ત આવીને એના પાપ અને પુણ્ય બધા સંભળાવે છે ચિત્તની ગુપ્ત વાતો જાણે એને ચિત્રગુપ્ત કે આટલું પાપ મનથી કર્યું છે આટલું પાપ તનથી કર્યું છે આંખથી જીભથી આ પાપ કર્યું છે આ બધા પાપ પુણ્ય સંભળાવે છે ત્યાં અનેક સાક્ષીઓ આવે છે અને તે સાક્ષી આપે છે દિવસમાં જે પાપ કર્યું હોય તેની સાક્ષી સૂર્યનારાયણ આપે છે રાત્રે પાપ કર્યું હોય એની સાક્ષી વાયુદેવ આપે કેટલાક લોકો એવું સમજે છે દરવાજો બંધ છે અરે દરવાજો બંધ છે પણ ભગવાન તને જુએ છે વાયુ સર્વને જુએ રાત્રે કરેલા પાપની સાક્ષી વાયુદેવ આપે છે દિવસમાં કરેલા પાપની સાક્ષી સૂર્ય આપે છે આ જીવ કબૂલ કરે છે આ જે બોલે છે તે બધું સાચું છે મેં આ પાપ કર્યું છે એના પાપ પ્રમાણે એને તામિશ્ર અંધ તામિશ્ર નરકમાં ઢકેલે છે પાપની જેમ સાક્ષી આપે છે તેમ પુણ્યની પણ સાક્ષી આપે ભગવાનના ધામમાં ભગવાનના ચરણમાં પ્રભુના નામનો જપ કરતા કરતા તમે શાંતિથી ભાગવતની કથા સાંભળો છો તમે ભાગશાળી છો પુણશાળી છો ઉપર ગયા પછી આ ધરતીમાં સાક્ષી આપશે કે ભાગવતની કથા સાંભળી ભગવાનના દર્શન કર્યા કદાચ ધરતીમાં સાક્ષી ના આપે તો મળ્યા પછી હું તમારી સાથે ઉપર આવીને સાક્ષી આપીશ આ ગામના લોકો બહુ શાંતિ રાખતા હતા બહુ પ્રેમથી પ્રભુના નામનો જપ કરતા હતા પાપની જેમ સાક્ષી આપે તેમ પુણ્યની પણ સાક્ષી આપે આ જીવાત્મા કબૂલ કરે છે પાપ પ્રમાણે એને ત્યાં સજા થાય નરકનું દુઃખ ભોગવતા જયારે પાપ ઓછું થાય છે ત્યારે આ જીવાત્માને પશુ પક્ષીનો જન્મ મળે અનેક વાર જન્મ મરણનું દુઃખ સહન કરતા જયારે પાપ અને પુણ્ય સરખું થાય છે ત્યારે આ જીવાત્મા ચંદ્રલોકમાં જાય છે ચંદ્રલોકમાંથી ચંદ્ર કિરણો દ્વારા જીવ વાદળામાં આવે છે જીવ અતિ સૂક્ષ્મ છે વાદળામાંથી જીવ વરસાદમાં આવે છે વરસાદમાંથી જીવ અન્નમાં જાય છે અને અન્ન દ્વારા તે જીવ પુરુષના પેટમાં જાય છે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે પુરુષના પેટમાં જીવ ચાલીસ દિવસ સુધી રહે છે પુરુષો રહેતા કણાશ્રય શક્તિ તત્વના આધારે રહે છે પછી એ સ્ત્રીના શરીરમાં પ્રવેશ કરે છે જે દિવસે ગર્ભ રહે છે તે દિવસે પાણીના પરપોટા જેવો અતિ સૂક્ષ્મ હોય છે દસ દિવસ પછી એ ગર્ભ ફળ જેવો થાય છે એક મહિનાનો ગર્ભ થાય ત્યારે માથું આવે છે બે મહિનાનો ગર્ભ થાય કે હાથ અને પગ આવે છે ત્રણ મહિનાનો ગર્ભ થાય કે નખ અને વાળ ઉત્પન્ન થાય ચાર મહિનાનો ગર્ભ થાય કે શરીરમાં સપ્ત ધાતુઓ પ્રગટ થાય પાંચ મહિનાનો ગર્ભ થાય કે ભૂખ અને તરસ લાગે પરમાત્માની લીલા છે માના શરીરમાંથી જે નાડીમાંથી અન્નનો રસ વહેતો હોય એ નાડી સાથે બીજી નાડી જોડી આપે છે એનો સંબંધ દૂટી સાથે કરવામાં આવે દૂટીના પાછળ વાલપુર જઠરાગ્નિ માટે અન્નરસ ધીમે ધીમે ટપકે છે છ મહિનાનો ગર્ભ થયો કે માના વિષ્ઠામાં અને મૂત્રમાં આરોટે છે ગર્ભવાસ એ નરકવાસ છે અતિ દુર્ગંધ આવે છે જીવ બહુ તડફડે છે સાત મહિનાનો ગર્ભ થયો કે એનું માથું નીચે અને પગ ઉપર થાય નાથમાન ઋષિર્ભીતા સપ્તવધ્રી કૃતાંજલિ સાત મહિનાના ગર્ભને પૂર્વજન્મનું જ્ઞાન થાય છે એની બધું યાદ આવે છે પરમાત્માને મનાવે છે મને બહાર કાઢ હવે હું પાપ નહીં કરું ભગવાન એને કે છે મને અનેક વાર તે છેતર્યો છે હવે નહીં છેતરું મને બહાર કાઢો બહુ ત્રાસ છે બસો એસી દિવસ તો કેદમાં રહેવું જ પડે છે પછી વાયુ દ્વારા જીવને ભગવાન બહાર ઢકવે રાજાના ઘેર જન્મ થાય કે રંકના ઘેર જન્મ થાય જન્મ એ જ દુઃખનું કારણ છે જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગ્રહી જાગ્રહી જન્મ એ જ દુઃખનું કારણ છે પરમાત્મા સાથે અતિશય પ્રેમ ન કરે ત્યાં સુધી દુઃખનો <coughs> અંત આવતો નથી જન્મ મરણનું મહાદુઃખ છે કોઈ પણ જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી બાળક મા સાથે પ્રેમ કરે છે કોઈ હજાર રૂપિયા આપે પણ એ માને છોડવા તૈયાર નથી બાલ્યાવસ્થામાં જીવ મા સાથે બહુ પ્રેમ કરે છે થોડો મોટો થયો કે રમકડા સાથે પ્રેમ કરે છે હવે માનો પ્રેમ ધીરે ધીરે ભૂલવા લાગ્યો છે માં ભૂલાવે પણ જલ્દી જતો નથી રમકડા સાથે પ્રેમ કરે છે થોડો મોટો થયો બાપ એને ભણાવે છે ભણવામાં રુચિ નથી હોતી કોઈ વખત બાપ મારે છે ને ધમકાવે છે ભણવું જોઈએ પછી કઈ પુસ્તકમાં પ્રેમ થાય પુસ્તકમાં પ્રેમ પણ કાયમ ટકતો નથી થોડો મોટો થયો પૈસા કમાવાની બહુ ઉતાવળ થઈ જાય ભાગ્યોદય ક્યારે થશે ને પૈસા ક્યારે હાથમાં આવશે નો પ્રેમ ભૂલ્યો એ પૈસા સાથે પ્રેમ કર્યો થોડો મોટો થયો યૌવનમાં પ્રવેશ કર્યો લગ્ન થયું હવે પૈસાનો પ્રેમ ભૂલવા લાગ્યો સ્ત્રી સાથે પ્રેમ કરવા લાગ્યો સ્ત્રીમાં એવો મોહ થઈ જાય છે કેટલાકને મા બાપની ભૂલ દેખાય સ્ત્રીની ભૂલ દેખાતી નથી સ્ત્રીનો પક્ષ લઈને માતા પિતાને સામો જવાબ આપે છે બહુ ભણેલા અને પરદેશમાં ફરેલા છોકરાઓને ડોશી મા પાસે બેસવું ગમતું નથી મા એમ કે તું મારી પાસે બેસ ને કે બેસ બેસ શું કરો છો મને બહુ કામ હોય તમારી પાસે બેસવાની ફુરસદ નથી મા પાસે બેસવું ગમતું નથી પણ લાડી એમ કે મારું થાય છે તમે ઉભા રહો તો એના આગળ હાથ જોડીને ઉભો રહે છે એવો સ્ત્રીમાં મોહ થઈ જાય છે સ્ત્રીનું બધું સારું જ લાગે છે બુદ્ધિ બગડે છે સ્ત્રીમાં પણ પ્રેમ કાયમ રહેતો નથી બે ચાર છોકરાઓ છોકરીઓ થાય શરીર દુર્બળ બને છે ત્યારે પછી સ્ત્રીમાં અણગમો આવે છે પછી પેલા જેવો પ્રેમ રહેતો નથી શરીર બગડ્યા પછી બુદ્ધિ થોડી સુધરે છે શરીર સારું હોય ત્યારે બુદ્ધિ બગડેલી હોય છે શરીર બગડે ત્યારે બુદ્ધિ સુધરે છે વૃદ્ધાવસ્થામાં એને થોડું કંઈક ભાન થાય છે એ કરી શકતો નથી અનાધિકાળથી આ જીવ સંસારમાં રખડે છે તેનો અંત આવતો નથી માં અનેક વાર તું પતિ થઈ અનેક વાર તું પત્ની થઈ માટે ઘણા છોકરાઓ ગોદમાં રમાડ્યા છે ઘણા છોકરાઓને પરણાવ્યા છે માં તારા પૂર્વજન્મના છોકરાઓ ક્યાં હશે પૂર્વજન્મના પતિ કે પત્ની અત્યારે ક્યાં હશે જે પ્રાણ કરતા પ્યારી લાગતી હતી અનાધિકારથી આ જીવ સંસારમાં રખડતો જ રહે છે માં તું થોડો વિચાર કર પશુ પક્ષીઓમાં પતિ પત્ની હોય છે સંસાર તો પશુ પક્ષીઓ પણ કરે છે એ બચ્ચાઓને જન્મ આપે છે માળો બાંધે છે છોકરાઓને પરણાવે છે માં તને સંસાર સુખમાં સુખ આવતી નથી આ બધું ક્યાં સુધી કરવાનું સંસાર તો પશુઓ પણ કરે માં મેં જે તને આ ઉપદેશ કર્યો છે આ ઉપદેશ તું તારા મનને કરે તમે બનો વક્તા અને મનને બનાવો શ્રોતા માં બીજાને સુધારવાની ભાનગડમાં બહુ પડવું નહીં માં તું તારા મનને સુધાર મન બગડે તો બંધન છે મન અતિ શુદ્ધ થાય તો મુક્તિ છે ચાવીથી લોકો તારું વાસે છે અને જે ચાવીથી તારું વાસે છે એ ચાવીથી એને ઉઘાડે છે એક જ ચાવી બે કામ કરે છે બંધ કરવું અને ઉઘાડવું આ બંને વિરુદ્ધ ક્રિયા એક જ ચાવીથી થાય મન ચાવી જેવું છે મન સંસારના વિષયોનું ચિંતન કરે તો બંધનમાં નાખે છે મન પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન સ્મરણ કરે તો તે મન ભગવાનના ચરણમાં લઈ જાય તમે બનો વક્તા અને તમારા મનને બનાવો શ્રોતા